લક્ષ્મીજીનું જીવન લક્ષ્મી શાથી ખૂટે છે ચોરીઓથી જ્યાં મન વચન કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે લક્ષ્મીનો અંતરાય ચોરીથી છે ટ્રીક અને લક્ષ્મીજીને વેર સ્થૂળ ચોરી બંધ થાય ત્યારે તો ઊંચી નાતમાં જન્મ થાય પણ સૂક્ષ્મ ચોરી એટલે કે ટ્રીકો કરે એ તો હાર્ડ રૌદ્ર ધ્યાન છે અને એનું ફળ નરક ગતિ છે આ કપડું ખેંચીને આપે એ હાર્ડ રૌદ્ર ધ્યાન છે ટ્રિક તો હોવી જ ના જોઈએ ટ્રિક કરી કોને કહેવાય બહુ ચોખ્ખો માલ છે કહીને ભેળસેળવાળો માલ આપીને ખુશ થાય ને જો આપણે કહીએ કે આવું તે કરાતું હશે તો એ કહે કે એ તો એમ જ કરાય પણ પ્રામાણિકતાની ઈચ્છાવાળાએ શું કહેવું જોઈએ કે મારી ઈચ્છા તો સારો માલ આપવાની છે પણ આ માલ આવો છે એ લઈ જાઓ આટલું કહે તો પણ જોખમદારી આપણી નહીં આ મુંબઈ શહેર આખું દુઃખી છે કારણ કે પાંચ લાખ મળવાને લાયક છે એક કરોડનો સિક્કો મારીને બેઠા છે ને હજાર મળવાને લાયક છે એ લાખનો સિક્કો મારી બેઠા છે પૈસો એ વિનાશી ચીજ છે છતાં પણ એના વગર ચાલતું નથી ને ગાડીમાં બેસતા પહેલા પૈસા જોઈએ જેમ લક્ષ્મી વિના ચાલતું નથી તેમ લક્ષ્મી મળવી ના મળવી એ પણ પોતાની સત્તાની વાત નથી ને આ લક્ષ્મી મહેનતથી મળતી હોય તો તો મજૂરો મહેનત કરી મરી જાય છે છતાં માત્ર ખાવા પૂરતું જ મળે છે ને મિલ માલિકો વગર મહેનતે બે મિલોના માલિક હોય છે આ લક્ષ્મી જે શાથી આવે છે અને શાથી જાય છે તે અમે જાણીએ છીએ લક્ષ્મીજી મહેનતથી આવતી નથી કે અક્કલથી કે ટ્રીકો વાપરવાથી એ આવતી નથી લક્ષ્મીજી શેનાથી કમાવાય છે જો સીધી રીતે કમાવાતી હોત તો આપણા પ્રધાનોને ચાર આનાએ મળત નહીં આ લક્ષ્મી તો પુણ્યથી કમાય છે ગાંડો હોય તો એ પુણ્યથી કમાયા કરે ગાંડાનો દાખલો આપું